કર્મનો નિયમ કોઈ નહીં તું વૈષ્ણવ ભેગા થઈ જાય કોઈને કરવાની જરૂર નથી સેલ્ફ બદલ થયેલું છે અને વિજ્ઞાનના નિયમથી થાય છે બે વસ્તુ સાથે મૂકવાથી બે વસ્તુ અવિનાશી આ દુનિયામાં છ અવિનાશી ચીજો છે છ ચીજો તે બે વસ્તુ સાથે અવિનાશી જઈ થાય તો પોતાના ગુણધર્મ તો પોતાના હોય ના ન ચાલે ચાલે ઉપર ના કેમ આવે ઓ વેલ મે રૂપને પેલો સ્કોટ માટે કરતો ચલાય ગાય નહી લેવા નહી જવા નાક ગટી રાત વાળાને પીરન ગતિ રાત વાળા આવું કરે એને કાઢી વાળા લાવે ગતિ રાત સમજ્યા કરે બરફ ગતિ ન્યાય છે ત્યારે હવેલું બધા આ નરગતિ થાય હવે નહીં હવે નહીં ખબર જ તેથી જાણવા ખબર જ જાગૃતિમાં ના આવે કરતી વખતે જાગૃતિમાં ના આવે કે આવું થાય પરિણામ આવું આવે બુદ્ધિ ભેદ ના પાડી જ્ઞાની આપણને જ્ઞાની અભેદ રહે છે અને તમારી બુદ્ધિ ભેદ પાડે હું જુદો પડે દાદાજી એ બુદ્ધિ બુદ્ધિ ભેદા ભગવાન કહી ભેદ થઈ જાય તો ચાકી જાય પછી માંગે ને એ બહુ બહુ મોટી પુણ્ય હોય તારે ત્યાં બેને તે ખાલી બેન શું કહ્યું કે બંને ચાકાડો બહુ મોટી કિંમત બેને જાણ કરી છે બધી અને બેન તો સારી જગ્યાએ જવાની બેન તમારે રીતે આપણને બેન તાર મળે એમ જોઈન કરી તારે એટલે એનો વધુ નહીં આકાર એના આત્મા સાથે અમારો સંબંધ હોય અમારે તો આત્મા સાથે સંબંધ આ ચોખા જોડે અમારે સંબંધ આ ચોખા તો બધા વિનાશી છે વિનાશી એક વૈદ્ય વૈદ્ય આગળ ત્યાં નવસારીમાં આવ્યા હતા એના ભાઈ એમને શું કહ્યું ત્યાં દાદાની નાડી અને એમના અંદરની ચેતના કોઈ સંબંધ જ નથી

ધોળાના થઈને હોય ને તો આમ આમ કરી લડે તમે આવા તમે પછી જયારે ઘરમાં પાંકે થાય ને મારી બેગ માં તારી કશું મૂકવું નહીં તારી હાડી કાઢી લે એટલે મારી તારી થઈ ગઈ કરા કરા થઈ ગઈ મારી તારી છે ત્યાં સ્વાદ હોય નહીં કોઈ મજા કરતા નથી કરતા

જે અન્ય અને આપણી ચિંતા ના કરનારી વિનંતી તો આપણે શ્રદ્ધાની વાત કરી શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ પેલું ભેદભાવ છે અંધશ્રદ્ધા તો જાણે આખું અંદર જતા એ પાણી પીએ તપાસ કરી સારું અને શ્રદ્ધા એ મુખ્ય અને શ્રદ્ધાની મૂર્તિ પોતે જ હોય એમાં શ્રદ્ધા આવ્યા કરે મનુષ્ય એવા એવા મનુષ્ય હોય શકે છે કે પોતાની શ્રદ્ધાની મૂર્તિ તરીકે બહારનો નવો માટે શ્રદ્ધા જ છે મને લોકો ઘણા લોકો કહે છે કે શ્રદ્ધાની મૂર્તિ સત્યની વાત કરીએ જરા સત્ય સત્ય મારા જેવા માણસને જે કલાકાર હોય જીવનનું સત્ય અને કલાનું સત્ય એક જ હોય જીવન અને જીવનનું સત્ય અને મારી નું સત્ય પણ વેપારી હોય વેપારીને બે સત્ય હોય એક તો એના જીવનનું સત્ય અને એક એના વેપારનું સત્ય અને વેપારમાં અસત્ય ન હોય તો ન ચાલે તો આ જે બે સત્યો સાથે રહે એમાં એક વિરોધાભાસ છે વિરોધીતા છે આપ શું કહો છો એ વિશે એટલે સવાલ બધા જ આવશે આવું નતું જાગૃત સત્ય દુકાનમાં કયું આ કાળ બદલાતો હોય છે એવું મન બદલાયું બધું હોય એ કાળના અધીન પણ સત્ય એક જ હોય ને સત્ય તો એક જ હોવું જોઈએ ને સત્ય એક જ સત્ય પણ રિલેટિવ સાથે બે વસ્તુ હોય છે સત્ય એટલે અવિનાશી અને સત્ય અવિનાશી બંને સત્યને ધરાવનારા છે સત્યનું પ્રદર્શન કે આપને વધારે રસ છે કે દુઃખી માણસના દુઃખમાં રસ છે અને દુઃખી માણસના ઉપર વધારે રહે છે અને દુઃખી માણસ ધ્યાન રાખવું દરેક દુઃખી માણસને એને અચ્છા એટલે આ પ્રશ્ન પછી હું બીજા કરતો હજી જવું જરા સાંભળી લેજો કેમ કે યુવા યાદ કરીએ તો ભલી જાય તો એવા હજારો મહાત્માઓ છે બધા યાદ કરતા હોય દાદાને યાદ કરતા તો શું બધું શીખવાડીએ યાદ કરતા હોય આરતી કરવી ત્યારે એની પાસે એટલે સુધી તો એક સૂક્ષ્મ શરીર એકથી વધુ જ વાંચવા માટે જી શકે એક જ ઠેકાણ બધી બહુ જ લાયક એટ અ લખી દીધું બપોરે લખી દીધું છે તમે સારા જણા આવ્યા હતા અને તમે ગાડીમાં મૂકવા આવ્યા કે દવા ચાર આવ્યા હતા બાથરૂમ કરવા લખી દીધું આ બધું બરોબર ત્યાં બોલ્યા કરતું મને આ સંતોષ ખોટું એની ઘૂંસાય પછી ઘૂંસાય કરે અને શબ્દ મારા હોય મારા શબ્દો એ વાણી એ જ વાણી આત્માનું તો બહુ મોટું ભયંકર કાર્ય કરતા તે વેપારી તો ઉપાય ના થઈ ગયો કારણ કીડી કીડી એ ચાલે છે બજારમાં કોઈ દુકાન કરું દાદા કર્યો સાચો કરિયાળા નો વરાવ એને એ ધંધો કરવો પડે એ ધંધો થઈ જાય ખોટો એ એ આ ખોટું એ નથી કારણ એ રીતે પણ જરૂર છે માધ્યમ સુધારક પણ છે અને એ માધ્યમ જેટલું પીડી છે બગાડનારું તે પીડી સુધારનારું પણ છે એનું શક્તિ રહી શક્તિ જ્યારે અમદાવાદમાં મારે એ માનું છે તે ઉદઘાટન કરવાનું મારે લાગ્યા ના પાડતો મને આ વિચાર માનવ પર દ્વેષ કરે છે અને તેના ખૂબ દ્વેષ મારું બધું દુઃખ ભૂલી ગયા છું આમાં દુઃખ પડશે અને એ સંસ્કાર હતા કેવા રફ સંસ્કાર હતા કેવા પડેલો મકાન મોટા મોટા રાજમેર પડી ગયા જર્જરિત થઈ ગયેલા એવા મોટા બિલ્ડિંગ કરતા એને પાડી નાખવું એને ડિમોલિશન કરી નાખવું સારું અને ડિમોલિશન કર્યા સંસ્કાર નવે સંસ્કાર હિન્દુસ્તાની વાત બરાબર છે ને બે હજાર પાંચમાં હિન્દુસ્તાન વર્લ્ડ કે નથી ગયું ઓગણીસો ને એકોતેર માં બે હજાર પાંચમાં અને ખરેખર થવું જ જોઈએ હિન્દુસ્તાનની કેસમાં વિરોધી બળનું તકો હોવાથી વિરોધી બળની વિશેષતા કરવી કરીને હવે કયું તો રહેવાનું જ છે કયું કંઈ ના કરવાનું કારણ ઘણો વર્ષો છે શરીરમાં અંતરયુગ આવે છે દાદા એવું બને ખરું હે પાછા આવા જુદા સ્વરૂપે રાજા સારી આવે જુદા સ્વરૂપે રાજા સારી આવે એમ બને ખરું રાજા સુધી ગઈ રાજા ધર્મ ઉપર વધારે છે કાયદા કરવું જ ના પડે થોડા જ કાયદા ચાલે પૂછતા અમુક જ માણસોને લો લો લેવલના માણસો મોટી મોટી મોટા લેવલના સંચાર સંસ્કારી લોકોને કાયદો જરૂર નહીં પોલીસની જરૂર ના પડે તમારા જીવન કોઈ દોષી નથી કોના લોકો માટે એ રાખવામાં આવશે એના ખર્ચે આપણે આપણે આપણે લેવા દેવા નથી મમતાને ઓછી બદલ જાય હા તો મૂકી નાખો મમતાને બદલ જાય એટલે તેથી એમના એમના જૈન સાથે હતું કે ફંક્શન કરો સક્રિય સક્રિય છે સક્રિય બધા બધા કેવી થઈ કેવી અને એ તો મેં જોયું છે દાદા કે વેદકાળમાં વશિષ્ઠ સિવાયના બાકીના બધા ક્ષત્રિય ઋષિ હતા ઘણા દાખલા બેચાર બે પાંચ ઋષિ મુનિઓ બ્રાહ્મણો હતા બ્રહ્મની ઉપાસક હતા બાકી બધા ક્ષત્રિય હતા ક્ષત્રિય બધા અત્યારે જૈનોમાં પણ બધા અમુક બધા વાણિયા બધા ક્ષત્રિયો પણ ખરા જૈનોમાં અમારી અટક છે કોરડિયા મારી અટક કોરડિયા છે ને એ ક્ષત્રિય છે ક્ષત્રિય છે માઇક ફોન કરો જગત એટલે કામ બધી વાત ખોટો શબ્દ કહે છે ને વરેવું તો કહે છે વરેવું બાપે વરેવું ના હોય દીકરો છે તો સવાર પોતા લે પાડ્યો લાવતા બસ દસ દસ વર્ષ એવું અમારું ચાલુ લીધી સૂર્ય વાળા મારે મારા પાપડ ની ચેક કરી પાપડ ભજન રેગ્યુલર નમસ્કાર કર્યા દાદા દશાની બધી આપણે ખબર નહીં આપણે આપડે અમે કહ્યું તમારે કાયદો મારે જરૂર નથી કાયદો બધો ના પડે ના બધો ના પડે પહેલી વાર કાઢો લગાવતો તું દેખર કોઈ લગાવતો નથી બનાવે છે બનાવે છે નામ બનાવે બનાવે છે તમે શું કરું નહીં કરો અરે દેવું જ રૂપિયા પાંચ ટકા તો કયા નાખ આવું તો નાખે જ લાગે એ દગાવ કર્યો લગાવતા બધા કહું છું પાવડર નો લગાવતા બધા કહું છું દાદાની છે વાળા કેવો રે મારા તો પાવડર લગાવતા છે કયું લીધું મારો દાદાની પાવડર ના લગાવતી બધા લગા કર્યા ચાલો ભાઈ નફો ભલે નહીં આપડે જોઈશું તો દોઢસો રૂપિયા આવે અમારે કી આવી દોઢસો પ્રોફેસર ના તો ભાડું બધાનું આપે એ લોકો રિવાજ છે બધાને આપે છે કમાતા લોકો આપે છે કમાતા આવડતું નહીં આપ્યો એ તો એ અંદર નાના રોબોટ જાણે એમ પણ કમાય છે કે નહીં દોઢસો રૂપિયા કઈ ગઈ સીધે ભાગ છે વાંચી રહેલા મને ચાલે ખૂબ પ્રેમ કોઈ દેખાતો પણ એ મુખ્ય જોવાનું હતું ખૂબ પ્રેમ કારણ કે કર્મ બીજો કે બે કલાક બે કલાક જે પ્રોગ્રામ થાય છે સત્સંગ તે ગોઠવ તું હવે લોકો કામ થઈ જાય સર બે કલાક લોકો પોતે કે છે એક અધ્યાય બીજો જવું પડશે પછી બધા અધ્યાય ને અધ્યાય બોલાય ને એ લેન દેન અને એ પ્રોગ્રામ થઈ જાય આગળ બધાને ખબર આપશે હા બરોબર આમાં કેટલા પ્રશ્નો ફસવાલ થઈ ગયા અને એ એને એને વખાણ કર્યા ને રાજી હાજી રહી ગયો એની પોતાની ધરત પ્રકૃતિ નો નિયમ એવો છે એક વખત કર્મ નો ઉદય આવે એટલે ફરી વાર આવે એક ફરી આવે એટલે ફરી આવ્યો જ જોડો ને એવો નિયમ જ હા એવો નિયમ અચેતતા એટલે પોઝિટિવ વસ્તુ હોય તો ઇકારી થઈ જવું પડે પોઝિટિવ વસ્તુ અચકારી તો ઇકારી પોતાની અને ઊંધી બાજુનો ઉદય આવ્યો હોય તો એ પણ મજા કરે એવું ખરું ઊંધી દિશાનો ઉદય આવ્યો હોય એ પણ મજા કરે આ જોજે ને ખૂબ બધી દિશા મેં તો ઉદય ના આવ્યો તો આ તમારે ખબર નથી કોળે કોટીને ઘેરી લઈને ખબર આવી કે કરવાનું છે જલ્દી આવો જલ્દી આવો નહીં તો નિરાશ અગિયાર ની દસની અગિયાર આવવા પછી આઠમી આવવા નક્કી કરી તો કેટલી બેના નવમી આવો જેવી રીતે એટલે એક વસ્તુનો ઉદય આવે તો પછી એ વધ્યા કરે એવું જે વસ્તુનો ઉદય હોય એક વખત ઘટે એનો પીરિયડ ઘટતો જાય તો એ પણ એન્ડ આવે એવું ખરું નહીં હોય હોય તે માલ નીકળે એટલે આપણે સમજીએ બીજો ભાઈ માલ હોવો જોઈએ ફરી ઉદયમાં આવે માટે એક ઉદય આવ્યું તો પછી ડરતા રહેવું તો ખરાબ બાબત હતી સારી બાબત હતી એમ કરી એ જેવો ઉદય આવે અને એ વધ્યા કરે એવો નિયમ છે એવી રીતે જેનો ઉદય હોય અથવા જે ઘણી વખત આવ્યા કરતું હોય પણ એ ઘટતું હોય તો એનો એન્ડ આવે ઘટે ઘટે એવો નિયમ ખરો એ નિયમ ને ખરો સમજી શકે ઘટવા મળ્યું છે ને તો ઘટી જશે આ વાત ને સમજે તો ફોરકાસ્ટ કરી શકે માણસ આવું બધું અમને સમજણ પડે કે આ બસ ચાલી વધે વસ્તુ વધે કે વસ્તુ એટલે જે અમારી લાઈફમાં આગળ એન્ડ આવતા હોતી આ લારી છૂટી પડ્યા પડતા સુધી આનો આ ચાલે છે વધે ઘટે વધે ઘટે વધે ઘટે ખબર પડે સમજાયું નાળી છૂટી જતા સુધી આનું આ એટલે શું આતા પેલા ભાઈ કે છે ને કે નારી જુદી છે દાદા જુદા છે નવસારી એટલે દાદા તેથી જીવી રહ્યા છે એટલે દાદાના શરીરના આધાર જીવી કે નહીં લાબા હજુ તો એ નિરાશ કરવું પ્રોપર્ટી બોલતો આપણે કહ્યું ને એટલે એટલે આનું આ જોયા કરે જ્યાં સુધી નાડી છૂટી પડી નહીં ત્યાં સુધી આ બધું જોયા કર્યું એટલે ઉદય આવે ને ચર્ચા ઉદય આવે વાત છે એટલે જ્ઞાન થતા પહેલાની વાત ના જ્ઞાન થયા પછી ઉદય આવે તો ત્યાર પછી પણ નાડી છૂટી પડી નાડી છૂટી પડી પણ દાદા આ નારી છૂટી પડી જાય છતાંય પણ બેના ઉદય તો આવ્યા ને એ આવે ને પછી બહુ ઉદય ના જાય ખરાબ થઈ જાય નારી છૂટે પણ મન થતા કોઈ જ કઈ ગુના રહેતું ત્યારે નારી છૂટી પડે તો વાણી આવી હૃદય હોય અને સહજ ભાવી કરે એમને જુદી ના પડે આ તો જુદી છે એવું ભાન છે તો પ્રતિથી છે શું છે હા બધા મહાત્માઓ ને પ્રતિથી છે તમારે સ્પષ્ટ હોય તમારે અસ્પષ્ટ હોય પ્રતિથી હોય નાડી એટલે કોને પર્ટિક્યુલરલી કોને કહેવા માટે નાડી એટલે આપણા મહાત્મા એમ નહીં નાડી અને ચેતના એ નાડી વિભાગ કયો હા નિકાલી બાબત છે બધી એ નાડી હા તો જ્ઞાન થયા એટલે કશું કે આ ક્યારે જુદી પડી નાડી અને ચેતના એ ક્યારે જુદી પડી આ બધું સામાન લોકો થઈ જાય છે મનમાં બધું રહી નહીં પેલા એટલે બે પાંચ વર્ષોની વાત હા વધારે પદાર્થ હતી બારીક કાળું કાળું છે આજે બેનું બેનું જે કહ્યું ને એમણે પેલા વૈદે કહ્યું ને કે નાળી છૂટી પડ્યાના એને લક્ષણ થયા એ વાત આપણે કદાચ કહેવાની રહી ગઈ એમણે એવું કહ્યું કે તમને એમ લાગશે શરીર શરીરનો એવો એવું આવશે બીમારી એટલે બધાને લાગે કે દાદા હેડ્યા હેડ્યા હેડ્યા અને પછી ગણિતમાં એકદમ કશું જ નતું એવા દેખાશે એવું તમારું તો પાછા વર્ષથી જે અને હું કહ્યું કશું થયું તમને કશું થયું દેખાય હું કહું નહીં એટલે બધા આશરે થયું હજુ ધોરણ દાદા આપણને હિંમત આપે એવું લાગે હિંમત નહીં ઘરે ખરું એટલે આ નાડી છૂટી થતા પહેલા આ પેલા પ્રકૃતિના ઉદય એ કેવા એટલે એમાં પોઝિટિવ તરફ થયા કરેલું એવું જોયું બહુ હતો આવરામાં અવરો કરતા જે અવરું ટીચિંગ કરતા હોય તેના ઉપર ફોટો એ આવડો એટલો એ પણ ના શોધે તે એ શોધે નહીં જ આવડો બીજો કોઈ કેટલો કયો એ પ્રતિમાં તો ગયેલો જ હતો પણ વર્તનમાં નતો ગયો પ્રતિમાં ગયું અને પણ વર્તનમાં નતું ગયું વર્તનમાં જતા સુધી તમે કેવો ઉપયોગ મૂકેલો એ ખોટા વખતે વર્તન થયા જ કરે એને પછી કશું કરીએ વાત આવી સાથે જાણીએ શું દોસ્ત છે જોવા લેવા દે નહીં આપણે બોલાય જ નહીં કોઈ ફાળે કરશે એને ઊંધો થઈ નાખું થવું તો આપડે આપણાથી ના બોલાય આપણને અધિકાર નહીં ત્યાં તો ઊંધો થવું છે ને ના કરવું રહેવું આપણે અહીં કપડા કેમ નહીં કરતું તું તારે તું તારો આપણને શું છે તરત કે દુનિયા તું તારું કામ તારી દે નીકળી જાય અમને પેલી કરુણા ઉત્પન્ન થાય આ બધા મારી નાખ્યા તો કરુણા એટલે બહુ ગુનેગાર એમ ના આની પાસે હેતુ કરુણા નો આગળ આવવાનું નહીં કરુણા તમે અમને તમને જાણ કરો છો ને ગુનો બહુ ગુનેગાર નહીં હું આ અત્યારે બહુ મોટું ને કરવાનું લોકની કરુણા શરીરમાં બધા નિયમ એવો જોવા મળે તો વધવા મળે હવે પેલો કે દાદા એવા પેલા હોય તે બીજું કહ્યું કે આમનું શરીરથી ચેતના છૂટી પડી ગઈ છે એટલે એમની નાડી જોઈને કોઈ પણ રોગનું કે કશું પણ મારાથી પ્રિડિક્ટ ના કરે કશું કહેવાય નહીં મારાથી એટલે એ કઈ રીતે કામ કરતું હશે આ છૂટી ચેતના છૂટી પડી ગયા પછી શરીરની જે આવી બધી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે એ કયા રીતે કામ કરતું છે એટલે કશું કહેવાય નહીં શું કરું રોગ જ નહીં રહ્યો પણ રોગ જે છે કે ફક્ત પાછળ પાછલો રોગ નીકળે અને નવો રોગ કયા હિસાબ બંધાવાથી ઉત્પન્ન થાય જેને નિરોગી માણસ મળ ભરી ગયા હોય તેથી છે નિરોગી શું છે મળ નીકળી જશે એટલે બધું કશું નિરોગી છે નિરોગી આ છે શરીરનું નિરોગી મન નિરોગી હોય અને વાણી નિરોગી હોય શરીર નિરોગી હોય અને મન વાણી તો બિલકુલ નિરોગી બહુ સુંદર અને ચિત્ત એવું આવું કોઈ એકાગ્ર ચિત્ત હોય છે કે ચિત્તો આગળ જોઈને ખુશ થાય દેખાવા માંડ્યો હવે તમે બોલતા હો તે તમારું શું હોય તે કરીએ દેખાય તમને દેખાય બધું દેખાય મગજ પેલા મશીન અત્યારે દેખાય છે તમને તો જવાબ તમે જુદા જુદા પ્રસંગો કેતા હો છો ઈરાબા જોડે આવું થયું ત્યારે બધા ડબ્બા પાડ્યા ખર્ચ તો બધું એ કરી નાખ્યું અને તમે વર્ણન કરતા ત્યારે અમારા ચીજમાં બધું દેખાય તમે અમારા ને ક્યાં સુધી બધાને બસો માણસ બેઠા હોય તો બસો માણસો ને સીટને તમે બેઠી જાઓ એ બહુ અદભુત વસ્તુ છે તમારા હવે તે વખતે તમારું સીટ કેવું કામ કરતું હોય તમને પણ દેખાય બોલી વાક્ય અમારું જે બોલીએ છે ને ત્યારે ચિત્ત અમારા વર્તન ઉપર ચિત્ત જ એટલે પેલું તમને અમને જેવું ડબ્બા પડતા દેખાયું તમને ના દેખાય નાટ્યા જ કરે આવું કોઈ ચીજ કોઈ ભૂલ નહીં થઈ દાદા સમજાયું ને દાદા આજના બાળકો સમજાયું બરોબર જોઈને અમે જોઈને બોલતા હોઈએ છીએ દર્શન થી બોલતા હોઈએ છીએ એ કરે પ્રાર્થના કરનાર અચ્છા એ દેખવાથી દેખાય કેવું જેમ કેવો ધર્મ દેખાતા જો એમ કે એવી કેવું જોવા કેવા જ્ઞાન કેવું કે અમે આ જોઈ ગયા છીએ એટલે પ્રજ્ઞા એ કેવળનો ભાગ છે એમાં રહી જોઈ કહીએ પોતે પોતાના સ્વરૂપ જુએ સબર પ્રકાશ પોતાને પણ પ્રકાશ છે એવો યાદ તે તારી પાસે રામ તો બહુ લાભ કોલગેટ બચાવી પ્રસંગો કયા કોઈ પણ પ્રસંગ કેતા હો છો તે પ્રસંગ તે ઘડીએ દેખાતા જ હોય છે ને ઘટના બધી અને આમાં એટલે આ દેખાય છે એમાં ચિત્તનું કાર્ય પેલું નિર્લેપ ભાવમાં રાખવું એ છે એકદમ ખુશ ખુશ ખુશ ખુશ થઈ જાય એટલે પ્રજ્ઞા ના આધારે વાણી ના હોય આ વાણી મનોહર વાણી એટલે તમારી વાણી તમને હરી ગયું આપની વાણી તમારા સ્થિતિ ને હરી ગયું હા હરી દીધું ને એવું કહી શકાય ખરું કે આ જે પ્રજ્ઞા ના આધારે આ જોઈને કહેવાય રહ્યું છે એ એ ઉપર ઉપયોગ ચિત્તનો છે એવું એ સાંધા ઉપર ચિત્તનો ઉપયોગ છે નહીં એટલે ચિત્ત આ બધાથી જુદું જુદું જુદું એ એની અશુદ્ધતા ખોરી શુદ્ધતામાં આવ્યો એટલે બધું ખુશ ખુશ ખુશ એટલે આ નિર્લેપતા નિર્લેપતા જ વર્તાવે એવું ખરું એ રીતે નિર્લેપતા જ વર્તાવે હમ નિર્લેપ અરે તો નિર્લેપ તો પેલી યાદ પ્રજ્ઞા થતી ચિત્ત અમારે તો બહુ ખુશ અને મન ફર્યા કરે બીજું ઊભું ના રહે કોઈ જગ્યાએ ગોડી પણ માણસ ભમ્યા કરે એવું નહીં કોઈ જગ્યાએ ભમવાનું નહીં બે નહીં ગમે ટેન્શન આવે ટેન્શન નું કારણ મન ગમે છે કોઈ જગ્યાએ તાર ગમેલું કદાચ જ્યાં જ્યાં ટેન્શન આવ્યું ત્યાં ગમી ગયું હા ગમે બોલીએ કઈ ચૂકો ભગવતી બોલતો જ નહીં છોકરો જાય દાવણો છોકરો ઘરે જાય લે પણ બધું દાવણા જ કહેવાય નહીં પદ્ધતિ એટલે બધું દાવણા તું એટલો દાવણા નથી મોટો મોટો પાણી તો એટલે દાવણા કે તો પાણી જ દારો આપતો છે અત્યારે કઈક પડે તે જતું રે દાદા દાદા આપનું તો આપ જે આપ વાણી બોલતા હોય ત્યારે ના પણ સલાહ આપી બધા મંડ્યા હોય તમે ના પણ ગમતું ને જે નથી કરવું તેની ભય થઈ જાય દેખતા હાથે ભય આ પાછું આવ્યું કોબરા એને ફાધરે કે છે ત્યારે ધારો કે એ પાડવાનું છે એ બી જો પાડવાનું છે તો હું એક વર્ષ એક મહિનો છ મહિના સુધી જોઉં કે છે છોકરી પછી તો દુઃખી ના થાય એને ભરત ને ક્યારે યાર અહીં આવો એ પહેરવાનો તો પહેલા અને દિવસ આવે તો ઘણું મોડું થઈ ગયું ત્યાર પહેલા કઈક થઈ ગયું આપડે એવું કે તારા જાય તારે ચાલ લાભો હાથે આજે ભડકાટ હોય એ કોને અહંકાર ને કોઈ માણસ કે જીવ કોઈ પણ જીવ ના ગમે એનો ભય છે ના ગમતું થાય કે એનો ભય છે જેને કોર્ટ ના ગમતું એટલે મને કોર્ટમાં ના ભાવે મને ભાઈ બેસતો નથી હું કે મને કોર્ટમાં જવાનું હર ભાવે મને શોખ છે કોર્ટમાં જવાનું તો ભાઈ છૂટી જાય ના ભાઈ કયું ભાઈ થઈ જાય અને જરા જવું હોય ને પટાક પટાક મારે પટાક હા પટાક આપણે આ ધાટી બધા નહીં ને આપણે ભાઈ થઈ ગયા ના ગમતું થયું માટે ના ગમતું થયું માટે ના ગમતું થયું માટે શું કહ્યું એટલે આમાં શોધખોળ કરેલી ભાઈ આવું બેસી ગયા હોય ને તારા ભાઈ સાથે બેસી ગયા છે કેમ આ કોર્ટમાં ભાઈ લાગ્યા છે ને બધું શોધખોળ કરેલી કે ના ગમતું કરીશ તેથી મારે ગમતું કરો એટલે અમદાવાદ કહે જ્ઞાન રેમરીનું શીખે છે ને પેલો મારીને સારું છે ભાઈ પછી પછી ન કરાય આ કોરી સાંજળ ભાઈ લાગતો પોલીસ વાળા છે ને આપડે કદાચ સારા ભાઈ છે ભાઈ છૂટી જાય હવે જ્ઞાન રજૂ થયું ત્યારે નિર્ભય બનવા માટે સૌ સાધન કરવું અને જ્યાં તે ભાઈ ઉત્પન્ન થાય એક જ કોલ કરે એ લોકોના ખ્યાલમાં નથી હું તો નાગરિક છું હું નથી કહી નાખું નાગ અમદું ખાવાનું હોય ને ના એ જ ખાવા ચીજ કરે ઉલટી હોતી જાય એના કરતા બહુ સરસ થઈ ગઈ વાત આવો તો પેલા ખાધો જ નથી અરે તેની ઇવેન્ટ છે સાયકલ ના સાયકલ છે એટલે ઇફેક્ટ ચિત્તમાં એ ભય લાગે ભય ચિત્તને લાગે તો મારી ભય જ ચિત્ત લાવે ક્યાં ક્યાં ચીજ જયા કરે પછી ભય ચીજે લાગે એટલે ક્યાં ક્યાં ક્યાં ચીજ જયા કરે એટલે એવી સાથે ના કામ તો થયું પછી બે વસ્તુ બહુ ગમતી હોય તો જાય ના ગમતી હોય તો ભય આવે ગમતી હોય તો નહીં આનંદ ના નહીં ગલીપતિ થાય ત્યારે ભેગો છો ત્યારે મળી ગયું આ જાનવર નહીં ચાલી કોમાં શું તમારા જેવું દાદા નું જે નિધિ ધ્યાન કરે દાદા દેખાયા કરે ત્યાં પણ દાદા બહુ ગમી ગયા એટલે ચીપ ત્યાં રહે છે એટલે ચીપ ત્યાં રહ્યા દાદા જાય છે બહુ ગમી જાય છે એટલે બઉ રહે છે